એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો અદિતિ આવી છે મનીષ છે ઓહો હો હો હો હો આવો આવો આવો તમે બધા જમીને આવ્યા છો ને ઓ ઓ બાપા મને પણ બહુ જમાઈ ગયું છે હો ભાઈ સાંભળો આજે હું તમને ઘનશ્યામ દાદાની વાર્તા કરવાનો છું વાર્તાનું નામ છે ઓહિયા ઓહિયા ઓહિયા સાંભળો તો ખરા આ નવીન વાર્તા છે ભાઈ સાંભળજો એક હતો રાજા એનું નામ ઓડકારસિંહ એની મૂછો અણીદાર એની તીણી તલવાર જમવાનો એને ભારે શોખ એ જમવા બેસે ત્યારે દાસ દાસીઓ ભાત ભાતના ભોજન પીરશે સફેદ કપડાં પહેરેલા સેવકો એને પવન નાખે કવિઓ સારી સારી વાતો કરે રાણીઓ પંખા નાખે અને રાજા ઓડકાર સિંહ આનંદથી જમે જમ્યા પછી સોનાના લોટામાંથી ઘટક ઘટક ઠંડુ પાણી પીએ ત્યાં એમને જોરથી ઓડકાર આવે ત્રણ વારો રાજાને ઓહિયા આવે એટલે રાણીઓને ઓહિયા આવે રાણીઓને ઓહિયા આવે એટલે દાસ દાસીઓને ઓહિયા આવે હો એટલે બહાર ઉભેલા ચોકીદારોને ઓહિયા આવે ચોકીદારોને ઓહિયા આવે એટલે ગામ આખાના લોકોને ઓયા આવે અને એને એટલો મોટો અવાજ થાય કે દરિયો માથોડું માથોડું ઊંચો થાય ને પછડાય માથોડું માથોડું ઊંચો થાય ને પછડાય લોકો કે કે દરિયો ખડખડ હસે છે હસવાની એવી એની રીત છે લો બોલો રાજાને ઓડકાર આવે ને દરિયાને હસવું આવે રાજા ઓડકારસિંહ રોજ આમ જમીને ઓડકાર ખાય અને દરિયાને ગલી પચી કરીને હસાવે હવે એક દિવસ એવું બન્યું કે રાજા ભાત ભાતના પકવાન જમ્યા હો દાસ દાસીઓએ એમને ભોજન પીરસ્યા નોકરોએ એમને પવન નાખ્યો રાજાના કવિઓએ એમને સુંદર મજાની વાતો કરી રાણીઓએ વીંઝણા વાયા પવન નાખ્યા રાજા પેટ ભરીને જેમાં હો ઉપર સોનાના લોટામાંથી ઠંડુ પાણી પીધું પણ એમને તે દિવસે ઓડકાર ના આવ્યો બોલો રોજ ત્રણ ત્રણ વાર ઓહિયા થાય ને આજે એક વાર પણ નહીં રાજાએ ઘણા ખોખારા ખાધા પણ એક વાર પણ ઓહિયા ન થયું રાજાને ઓડકાર ના આવ્યો એટલે રાણીઓને ઓડકાર ના આવ્યો રાણીઓને ઓડકાર ના આવ્યો એટલે દાસ દાસીઓને ઓડકાર ના આવ્યો દાસ દાસીઓને ઓડકાર ના આવ્યો એટલે બહાર ઉભેલા ચોકીદારોને પણ ઓડકાર ના આવ્યો ચોકીદારોને ઓડકાર ના આવ્યો એટલે આખા ગામના લોકોને ઓડકાર ના આવ્યો ઓડકાર ના આવ્યો એટલે રાજાને તો છાતીમાં દુખવા આવ્યું રાણીઓને દાસ દાસીઓને કવિઓને ચોકીદારોને આખા ગામના લોકોને છાતીમાં સખત દુખવા લાગ્યું હો બધા લોકો બિચારા છાતી પકડીને બેસી રહ્યા રાજાની બીમારી જોઈ અને વૈદ હકીમો દાખતરો મહેલમાં બધા દોડી આવ્યા એ બધાએ પડીકીઓ ચટાડી દવાની કોઈએ દવાની ગોળીઓ ખવડાવી કોઈએ કડવી કડવી દવા ગળામાં રેડી કોઈએ ઉપવાસ કરાવડાવ્યા કોઈએ પેટ છાતીએ પાટા બંધાવ્યા પણ રાજાને ઓડકાર આવે નહીં ને છાતીમાં દુખવાનું મટે નહીં રાજાને દુખે એટલે રાણીને દુખે એટલે અને બધા લોકો પાછળીઓ પકડીને બેસી રહે દુખાવાને કારણે ઓ ભાઈ આમ કરતા કરતા સાત દિવસના વાણા વાયા પછી તો રાજાએ ઢંઢેરો પીટાયો કે જે કોઈ રાજાને ઓડકાર લાવશે ઓહિયા કરાવશે એને અડધું રાજપાટ અને રાજકુંવરી કુંવરી પરણાવવામાં આવશે ભાઈ રાજાની દીકરી આ સાંભળીને જાત જાતના લોકો આવ્યા દેશ દેશથી જાદુગર આવ્યા સાધુ મુનિ આવ્યા વૈદ હકીમો ને ડાક્ટરો આવ્યા પણ કેમે કરતા ઓડકાર ના આવ્યો તે ના આવ્યો ત્યાં એક નાનો સાત વર્ષનો એક છોકરો મહેલ પાસે આવ્યો એનું નામ કિરાત આંખો મોટી કોડી જેવી દેખાવે ફાંકોડી વાળના હે ને લટિયા ઉડે હો આખો વિચારમાં ડૂબેલી મોટી મોટી એણે તો મહેલની બહાર ઊભા ઊભા જોરથી ડંફાસ મારવા માંડી અરે એક ચપટીમાં રાજાને સાજા કરી દઉં એમાં શી મોથ મારવાની છે એમાં શી નવાય ચોકીદારો એને કાઢી મૂકતા હતા ત્યાં રાજાએ અંદરથી બૂમ મારી કોણ છે જે હોય એને અંદર લઈ આવો કિરાત અંદર ગયો બોલ તું શું કહેતો હતો અરે રાજાજી તમને એક ચપટીમાં સાજા કરી દઉં અને નહીં કરે તો તમારું માથું ને તમારી તલવાર પણ એક શરત છે હું કહું એ બધું તમારે કરવું પડશે રાજાએ તો કહ્યું ભલે કિરાતે સિપાહીઓને હુકમ કર્યો કે બે તગડા પહેલવાનોને બોલાવીને લાવો જાડા પાડા થોડી વારમાં આ મદનિયા જેવા બે પહેલવાનો મહેલમાં ડોલતા ડોલતા આવ્યા હો કિરાતે જોરથી કહ્યું અરે ભાઈ પહેલવાનો આ રાજાને બે પગેથી પકડીને ઊંધા લટકાવી દો આ સાંભળીને પહેલવાનો બીકથી થરથર થરથર ધ્રુજવા લાગ્યા હો કે રાજાને તે કઈ ઊંધા લટકાવાય કિરાતે રાજા સામે જોયું રાજાએ કહ્યું ભલે લટકાવો તમ તમારે કરો એમ જો ઓડકાર આવતો હોય ઓહિયા થતું હોય તો પહેલવાનોએ રાજાને પગેથી પકડીને ઊંધા લટકાવ્યા કિરાતે નજીક જઈ અને રાજાની ઝૂલતી ચોટલી પકડી પછી બીજો હાથ રાજાની છાતી ઉપર મૂકી અને ચોટલી જોરથી કડ કડ કરતા ખેંચી અને ઓડકાર તો લખોટીની જેમ ગબડતો ગબડતો મોઢાની બહાર નીકળો અને નીચે ખણ કરતો પડ્યો <laughs> રાજાએ તો જોરથી ઓડકાર ખાધો ઓયા ઓયા રાજાને ઓહિયા આવ્યા એટલે રાણીઓને ઓહિયા આવ્યા રાણીઓને ઓહિયા આવ્યા એટલે દાસ દાસીઓને ઓહિયા આવ્યા અને એટલે કવિઓને ઓહિયા આવ્યા કવિઓને ઓહિયા આવ્યા એટલે ચોકીદારોને ઓહિયા આવ્યા એટલે ગામ આખાના બધા લોકોને જોર જોરથી ઓહિયા આવ્યા અ એટલો મોટો અવાજ થયો કે ઝાડ બધા ડોયલા હો દરિયો માથોડું માથોડું ઊંચો થઈ થઈને પછડાયો ભાઈ પફાંગ પફાંગ ઓયા આવ્યા ને બધાને એટલે અને ભાઈ લોકો કહે છે કે જુઓ જુઓ દરિયો હસો દરિયો હસો ઓ અરે ભાઈ હસવાની એની એવી રીત છે દરિયાની <laughs> આવીને મજા તો ભાઈ આ હતી ઓહિયા ઓહિયા હા ઓડકાર સિંહની વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો